આ કરે છે બીજી કોઈ સત્તા ભગવાને કરતા નથી તમે કરતા નથી ઇટ હેપન થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે ત્યારે કે શું કરું મારા સામાયિક કરતા ભાઈ હા શું કહે છે એ જે શક્તિ છે તેનું કોઈ કેન્દ્ર કરવું એ આપ જે શક્તિની જે વાત કરો છો ને જે એક શક્તિ કરી રહ્યું છે એ ઇટ હેપન એ જે શક્તિ જે છે એનું કોઈ કેન્દ્ર કરવું જે શક્તિ આપે કહ્યું ને કે જે કરતા જે શક્તિ કરે છે એ શક્તિ નું કઈ કેન્દ્ર છે કોઈ કેન્દ્ર ખરું એ શક્તિ ક્યાંથી આવે છે એ શક્તિ આપણી ભ્રાંતિ લઈને ઉત્પન્ન થઈ થયા કરે છે આપણી ભ્રાંતિ લઈ એ શક્તિ ઉત્પન્ન થયા કરે છે શક્તિ પછી આપણને વિસર્જન આપણી ભ્રાંતિ સાથે સર્જન કરાવડાવે છે અને એ શક્તિ વિસર્જન કરાવે શું કરે છે એ જે શક્તિ છે વિસર્જન કરાવે નથી વિસર્જન એટલે શું જન્મથી મરણ સુધી વિસર્જન જ થઈ રહ્યું છે શું થઈ ઇફેક્ટ ને વિસર્જન કહેવાય જન્મથી મરણ સુધીની બધી ઇફેક્ટ કહેવાય છે એને વિસર્જન તે તમારા સત્તામાં નથી ભણવું તમારા સત્તામાં નથી કોઈ તારા સત્તામાં નથી વિસર્જન એ સત્તામાં છે પણ સત્તા છે સત્તાની આત્મા છે સત્તા સર્જન તમારા આત્મા છે તે તમારા સ્વતંત્ર આત્મા નથી તે નૈમિતિક સર્જનતા છે શું છે તો તમે આ ઇફેક્ટમાં તમારા પોઝિટ થયા કરે શું કરે છે રીતે થાય છે મીઠું વધારે હોય ભાઈ ટેબલ પર જમા બેઠા હોય તો કરીમાં મીઠું ઓછું કેમ પડી શકે ઇફેક્ટ ના આધારે ઇફેક્ટ એને સમાધાન પૂર્વક નિરાશે ખાવી જાય કોઈને રોજ કારણ જગતમાં કોઈ રોકે છે જ નહીં આ જગત સંપૂર્ણ નિર્દોષક છે જે રોકે દેખાય છે તે પોતાના દોસ્તોને લઈને દેખાય બેસામ પણ લઈને દેખાય કોઈ ચીજ દોષિત નથી આ છેલ્લું છેલ્લું દર્શન છે ઘટના દર્શન ગમે તે બધા જેને જેવું દેખાયું છે બાકી પેલું દર્શન કે કોઈ જીવ છે મને એવું દેખાયું પણ બધા એવું નહીં દાદા પ્રકૃતિનો જે સહજ માર્ગ તમે વાત કરી પ્રકૃતિનો જે સહજ માર્ગ છે સહજથી માણસ જયારે એને મૂકી દે છે અથવા તો એથી ક્રાંતિમાં ચાલ્યો જાય છે તો એ વિકૃતિ એ દુઃખનું કારણ નથી પ્રકૃતિમાં આપણે જે કહ્યું ને સરળ સહજ માર્ગ એમાંથી માણસ વિકૃતિમાં જાય વિકૃતિમાં જાય પ્રકૃતિ જે સહજ માર્ગ ની આપણે વાત કરી ને એમાંથી ભ્રાંતિ માંથી એ જે પેલા વિકૃત માર્ગ માં જાય અને અમે જો કરતો હોય તો પોતે એટલે પોતે એટલે ચેતન તત્વ આ તો આપણે ગમે હા હે ગમે ભરતી વખતે છે તમે જુઓ છો ને હું કેવું સસ કરું છું તમે જુઓ છો ને હું કેવું સસ કરું છું પાછા પાછા ઊંચો થઈ ઉભો થઈ અને કુલે કઈક ઊંચો થઈ અને પાછા એક જગ્યાએ અંતર કરવા મળે એટલે આપણે અમે પડી જઈએ તો પડે નહીં પાછો બરોબર ને એટલે આપણને કહે જો આ હું બિલકુલ એવો આ ભગવાન બોલતો નથી ના ભગવાન બોલે છે આ પ્રકૃતિ લચાવે છે આપણે ગમે રાખે એવો ગુનો છે આપણે કહેવાય નહીં કોઈ નહીં પણ આપણે સમજવા માટે સમજવા માટે તમારી શક્તિ કઈ ગમે શક્તિ છે જો કે નગર પુસ્તક તો શું લખ્યું છે કે વલમાતામાં મનુષ્ય ગમાયેલા છે તિરસ્કાર નથી સમજવા માટે સમજવું તો સમજો ને તો ભાવ જોજો પણ એ વિવેક શક્તિ નિરીક્ષની જે શક્તિ છે એ તો બુદ્ધિની જે પ્રજ્ઞા છે વિવેક શક્તિ તો ત્યાં એ બુદ્ધિની જરૂર આવશ્યકતા રહેવાની જ છે એક બુદ્ધિ છે એ બધું કોણ એ કહે છે કોણ આ ભ્રાંતિ છે નથી ભ્રાંતિ છે એમાં બુદ્ધિ ની જરૂર ખરી ને એમ કે છે બુદ્ધિ ની જરૂર તો ખરી ને ખબર કેવી છે ભ્રાંતિ ભ્રાંતિ ખબર કોને પડે છે કે આ બરોબર ચાલે છે કે નથી ચાલતું કે કોને ખબર પડે છે બુદ્ધિ તો નથી તમારી અત્યારે તમારી આ સ્થિતિમાં જે તમારી જાગૃતિ છે એનું ઉપાદાન કહેવાય શું કહેવાય જાગૃતિ ને ઉપાદન કરે બરોબર એમનું કહેવાનું છે કે બુદ્ધિ વગર ખબર કેવી રીતે પડે બુદ્ધિ સિવાય ખ્યાલ ના આવે ને હા બુદ્ધિ થી ભ્રાંતિ ઉભી થઈ બરોબર ભ્રાંતિ છે એ ક્યાં કોને ખબર પડે છે એમ કે ભ્રાંતિ જે છે એ બુદ્ધિ વગર ખબર પડે ને તો કોને ખબર પડે એટલી જાગૃતિ ઉત્પન્ન થઈ ગઈ જેને ઉપાદાન કહેવામાં આવે છે શું કે ઉપાદાન જાગૃતિ ઉત્પન્ન થઈ જાય બુદ્ધિ થી છે અત્યારે છે ને કોઈ ખાલી કોઈ કોઈ ગુસ્સો થતા પહેલા વિચાર આવે એ ગુસ્સો થવું હોય એ નરેક કર્મ બંધાય છે એ કોણ વિચારે તો બુદ્ધિથી નહીં એ જાગૃતિથી પ્રમાણે શું કહી ઉપાદાન ઉપાદાન શક્તિ ઉપાદાન શક્તિ જે આવે એટલે જેટલા પ્રમાણમાં જ્ઞાન તમે ઉપાદાન શક્તિમાં એટલા પ્રમાણમાં આપણે ફળ મળે પણ જ્ઞાન થશે એવું ના હોવું જોઈએ આ સંસારી જ્ઞાન છે ને આ પુસ્તકો જ્ઞાન અચેતન છે અચેતન અચેતન હવે એ જ્ઞાન ને લોકો જ્ઞાનના પ્રમાણે કરવા ગયા શું કહ્યું દયા રાખો શાંતિ રાખો તો તે ગઈ રાખતી રહેતી નથી ને આવું નથી કર્યું ભગવાન ભગવાન મળ્યા તમને ના આપણે ભગવાન શું કરે ભગવાન તો કહે તમે જાણો શું કે છે ફળ આવશે જાણ્યાનું જાણ્યાનો ફળ આવશે જાણ્યાનો ફળ નથી પતરો થઈ જઈએ જેવો ચીંધે એવો થઈ જાય શું થઈ જાય ઉપાદાન આપે જે કહ્યું એ જ પ્રજ્ઞા ને પ્રજ્ઞા સુધી લઈ જાય પ્રજ્ઞા સુધી પ્રજ્ઞા પ્રજ્ઞા પાસે લઈ જવાના માટેની આ જાગૃતિ પ્રજ્ઞા સુધી લઈ જવા માટેની આ જાગૃતિ ઉપાદાન આ જાગૃતિ ધીરે વધતી જાય આ જાગૃતિ કેવી રીતે વધે છે ત્યાર પછી નંદા નદીમાં આગળથી દેખડો સુધી પડે છે દેખડો બહુ પાણી આવે ને દેખડો સુધી પડે અને બધા પથરા આવડાવડા પડે તે કેટલી જ બધાના ખૂણા એ પથરા બધું આપણે લોહી નીકળે એવા પથરા ત્યાંથી તૂટી પડે પછી ફરી પાણી આવે ત્યારે પથરા ઘસેડી જાય પથરા તે પથરા હમ હમ શું કરે ભગા સુધી ટકરાતા ટકરાતા ટકરાતા મોટા મોટા આમ તારે એના સેકન્ડ પર લીધા આમ તારે પાણી બધે બધું આ ગથા આ બધું કર્યા કરે એમ કરતા કરતા પાંચસો પછી દહેડાતા દહેડાતા આવે છે અહીં આગળ ભારભૂત ભારભૂત આપડા ભરૂચ પાસે ત્યાં આગળ પછી તાલીગ્રામ થાય છે ગોળ ટકરાતા ટકરાતા ટકરાતા ગોળ થઈ જાય એકબીજાના ગ્રસન થી બુદ્ધિપૂર્વક નહીં બીજી શક્તિ બીજી શક્તિ પ્રવાહની શક્તિ થી જે થયું ત્યાંથી ઉપાદન જાગત નહીં ઊભું થતું જાય ત્યારે તારે જાગૃત સકળવું કે વાજુ ઉપાદન જાગૃત થયું એમ કરતું કરતું અહીંયા આગળ બાજુદાર ઉભો થાય તો ખાલી ગયો ગુજરાત ચાર દ્રષ્ટિ બદલાય ટકરામાંથી જ બધું થઈ જાય એટલે અનાદિ ટકે મનુષ્ય અજ્ઞાનતામાં ટકરા આ મેળવ છે ને એમાં જેટલા ટકરા આમ દીવામાં ટકરા છે આમ દીવામ ટકરા છે એમ ટકરા ટકરા ઘર થશે ગોળ થશે ધીમે ધીમે અવતારે ગુજરાત જેવા છે પણ અત્યારે એમને રસ્તો ગુજરાત જેવો રહ્યો નથી કાળ વિચરાયો છે એટલે હવે રસ્તો ચાલે સારો કાળ કામ થાય કાળની જરૂર છે કારણ કે કાળ પ્રમાણે માસ્તરો હોય અત્યારે માસ્તરો ધોરણ બીજી કરતા છે માતો રંગ વચ્ચે મેં કહ્યું લાકડા બધા થઈ ગયા બધા આ કલોથી વાંકી જઈ ગઈ છે એટલે આ ઉદ્દેશ આપણે રાખ્યા થઈ ગયા નક્કી થઈ ગયા અંદર

વાંકે દાખલે વાંકો રહેશે કેવો છે વાંકે દાખલે વાંકો એટલે આ તકલીફ માંગી ગઈ જે માટે આ કર્મચીઓ માંગી આવી પબ્લિક લીધે તો સીધી આવશે પબ્લિક વાંચે પબ્લિક વાંચે લાકડા વાંચવા નહીં બીજી કઈ છૂટી જાય કરવતી કરવતી પણ મળે કરવામાં આવે છે આ બફાર છે ને લાખો કિલોમીટર બધું ગયા આપે તો કહ્યું હતું થઈ છે કે ચોરાણું ની સાત સુધી ચોરાણું ચોરાણું ની સાત સુધી તો હજુ તો એમ એમાં એવું છે એ કુદરતી કામ છે કે ભાઈ આ આ બધો કોંકરા બધા ભેગા થઈ ગયા છે અડધો કોંકરા હતા એ ગૌરીમાં ગૌરીમાં અડધો ટકા કોંકરા હોય તો સુધી આપણે ઘઉં કહેતા હતા નહીં ઘઉં કોંકરા એવું બધા હતા ઘઉં જ કહેવાય આ તો ચાલીસ ટકાની કોંકરા તો આપણે કઈ વેપારી કઈ ઘઉં મારજો તથા ક્યાં છે આ બોલો આપડે ભારતીય લોકો વખાણ કરે ભાઈ આ કેસે ભણવું ભણું ખરી તો ગાડી લોક છે કે ઇન્ડિયન માલ થાય એટલે આપણે બધા લોકો વેપારી માટે કહું એટલે જયારે લઈ જઈએ પછી ગુના બે હોય તો કઈ ભાઈ આ હું ધરતી પર મોકલી દઉં છું તાર બહેરા શું કહે સવાર અક્કલ થાય નહીં કે અરે હવે તમે એક ઘઉં લાવ્યો ત્યારે ઘઉં વીણવા પડે ત્યારે તો ઘઉંમાં શું વીણવાનું ઘઉં લાવે ઘઉં વીણવાનું હોય ત્યાં ભાઈ કોથળા પડે ત્યાં કે મને વેપારી કહ્યું નહીં ભાઈ ત્યાં કોથળા ચાલીસ ટકા છે તે કુંડો ત્યાં કુંડો ત્યારે પૂરા પાડે છે ઘઉં કોથળા તે ઘઉં ઘઉં ઘઉં મને કોથળા કુંડો જે આગળ નક્કી કરી કુંડો હવે હા કંટાળ છે ઘઉં કાંકરા થયું ઘઉં ઘઉં ઘઉં કોણ અને કોંકરા કોણ હા તે અમદાવાદના પેપર વાળી દાદા નહીં અમે ઘઉં કોણ કોંકરા કોણ કારણ કે આ દુનિયા આ હિન્દુસ્તાનમાં આપણે હિન્દુસ્તાન સુધી વાત કરીએ આદિવાસી નહીં જે અહીંયા આગળ ભણાને ભ્રષ્ટાચાર કરાવતા પરાને ભ્રષ્ટાચાર કરાવડ આવે છે એવી એક ક્વોલિટી છે અને એ ક્વોલિટી એવી છે કે પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે શું છે આ બે ક્વોલિટીમાં અત્યારે હિન્દુસ્તાનના છે સાધુ સિંહની બધાએ પણ ભ્રષ્ટાચાર કરવો આ સમજ આવી તો આ પરાણે જે ભ્રષ્ટાચાર કરાવ્યા છે પાકડા છે અને પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે ઘઉં છે તો ઘઉં રક્ષિત છે ભ્રષ્ટાચાર કરાવ્યા રમણભાઈ કે ક્યારે થવાનું આ ચોરાણું સાલ સુધી નું આપું દાદા પરાણે ભ્રષ્ટાચાર કરે છે કરાવરાવે છે એ કાંકરા પરાને ભ્રષ્ટાચાર કરાવડાવે છે કાંકરા અને પરાને ભ્રષ્ટાચાર કરવો પડે છે એ ઘઉં આપણે કયા તો પરાને ભ્રષ્ટાચાર કરવો પડે છે એ દોષિત નહીં એ ગુનેગાર નહીં અને પરાને ભ્રષ્ટાચાર કરાવે છે એ ગુનેગાર એક જઈને પોલીસ ખરાને ખબર આવે છે એટલે પેલો જોખમદાર અને ન્યાય પછી લખી લોકો અર્થ એટલે પછી આ પરંપરા અને અત્યારે માટે ગુજરાત જે બન્યું એ ન્યાય સાચી તો પૂરું થાય બાબાને આ બાબાને પૂરું થાય એમ નથી જે દેશમાં રામ જીવન પિતા વિચારે તે દેશની સ્થિતિ બધી જે ઉભારી છે રામ જીવન પિતા ઉઠાવી રહ્યા છે જે દેશમાં તો એ દેશમાં કેટલી જોખમ જાય છે નહીં બધામાં આયુષમાં અત્યારે આપણે જોઈએ છે કરીએ છીએ એવું કંઈ થાય તો હવે ખુલ્લું છે ને તમારું કોઈ વસ્તુ તો વર્ગમાં કોઈ તમારું નામ બી ના છે નહીં એને ગાય છે લખ્યા તમારું વસ્તુ અને જો નામ જાય છે તો તમારું વસ્તુ છે ઉતાર માની અને તમે કરી દીધું શું બધું ફરી ભીરવું નહીં ફરી ભીરવું નહીં આપણે જે કાળ ભરી ગયો ફરી પાંચ ફીરીએ તો ફરી ભાઈ આવશે એના કરતા આપણે વ્યવહાર સંકેત ના ગમતી હોય તો બે ગાય ધને ગઈ ફરી પાંચ ફીરીએ ફરી પાંચ એ બે જે આવી તે હિસાબ ની આવી એ બે જે ગાળો આવી તે હિસાબ ની આવી બે જે ગાળો આવી બે એ હિસાબ ની આવી ને કોઈ વસ્તુ તમારા ઘેર નહીં આવે હિસાબ વગર કોઈ વસ્તુ કરતા આવશે નહીં માટે હિસાબથી આવી છે કે ચોપડા મેં જોયા દેખાડે અરે ગયા હું હિસાબ વગર આવે નહીં માટે તો આપી નથી તું જમે કે આવ થાય જમે કે નહીં શું કહે અને ત્યાં ભીડું હતી તને ગમતું હતું વેપાર તો ગમતો હતો કઈ ગમે તો ભીડું કે તમે ગમે એક થયું ને નિર્જરામાં બંધ નિર્જરા થતા થતા બંધ એટલે કે આ જે પાછું ધીરી પાછી પેલી આવી હતી કે જમા ન કરીને સામે પાછી આપી એટલે બંધ પડ્યો ને પાછો ચાર્જ થયો ને ડિસ્ચાર્જ થતું હતું એના બદલે પાછું ચાર્જ કર્યું હા ડિસ્ચાર્જ થતો મેં ચાર્જ કર્યો હા પાછો ના હોય હા બંધ પડ્યો

આપણે જે સર્જન કરેલું છે એને વિસર્જન કરેલું સર્જન તમે ખરેખર કાયદેસર નથી તમે નૈમિતિક રીતે સર્જન કરતા છો એટલે તમારે સર્જન કર્યું એ તે કોલેજ જેને કહેવાય તે ભીડમાં જાય તેમજ આ કોમ્પ્યુટર નો ડેટા ડેટા સપ્લાય કરે અને પછી વિસર્જન છે નીકળે બહાર વિસર્જન તમે આત્મા નહીં તમે હા તો તમે છોકરો હોટલમાં ફાફા કર્યા કરે આપણે ના કહીએ તો ફાફા કર્યા કરે એ એના હાથમાં છે તે મહેનતિક રીતે જાતિ રીતે નહીં એ આપના પગના ઈશારો બંધેલો છે તેથી વિચારો કરે પણ એ વિસર્જનના હાથમાં પછી આવશે એટલે મહિલા થયા પછી પોતાને સાબાનું પણ એ વિસર્જન એ જ નિર્જન દાદા નિર્જરા એ જ વિસર્જન ને વિસર્જન પેલું છે આ તો વિસર્જન કરાવનારી વિસર્જન કરાવનારી એ શક્તિ અને કાયદી ભેગો થાય તે કાર્ય શરૂ થાય વિસર્જન કરવાનું તે શક્તિ અને પછી એ બધું પરિણામ આવે નિદ્રા કહેવાય પરિણામે રમણભાઈ આપણે જે પેલા એક પ્રશ્ન પૂછો તો સહજ માં પુરુષાર્થ પુરુષાર્થ જે વ્યવહારમાં અત્યારે જે એનો આપણે અર્થ કરીએ છીએ અને આપણે જે હા અક્રમ વિજ્ઞાન માં જે પુરુષાર્થ નો અર્થ કરીએ છીએ ક્રાંતિમાં પુરુષાર્થ એ વ્યવસ્થા જાગૃતિ પ્રમાણ હોય એની પાછળની જેની જાગૃતિ હોય એ અવસાધન ક્યાંથી ભેગું થાય છે કે એને જે જે સૂચક જ્ઞાન ભેગું થયું છે તેના આધાર ઉપાદન ભેગું થાય છે સૂચક જ્ઞાન બરોબર શિક્ષા જ્ઞાન થી મતિ જ્ઞાન થાય શું કહ્યું મતિ જ્ઞાન હા અને એ મતિ જ્ઞાન એટલે ત્યાં ઉત્પાદન શક્તિ ઉત્પન્ન થાય એ કોઈ પણ કાર્ય કરે ને એટલે ઉપાદાન કે છે થોડું થયું છે મારા ઘણા બતાવો એટલે મધ્ય કરતા નહીં તો મધ્ય કરતાની સાથે પેલો ઉપાદાન બોલે આગળ પછી કામ કરીએ એટલે જેટલું ઉપાદાન એટલું તમને ફળ બધાની ઉપાદાન શક્તિ એક સરખી હોય શકે એ કહે છે કે બધાની ઉપાદાન શક્તિ જે છે એક એક સરખી હોય શકે ઉપાદાન શક્તિ જે છે બધાની એ એક સરખી હોઈ શકે એક સરખી બધાની જુદી બધાની આ બધા બધાની જુદી જેવું કુકરના નદી છે જેવું કુકરના નદી છે એવા કુકરના આ કુકરના તો બધા ઉપાદાન બે શક્તિઓ એનું ઉપાદાન ગણાતું નહીં વિદ્યુત નું ઉપાદાન નહીં ગણાતું ઉપાદાન શબ્દ છે તે આમ વિદ્યુત માં જ છે શું છે એટલે આ આપણા સંસ્કૃતમાં જે પ્રાથમિક થઈ જાય છે કરતો નથી જાય થઈ થઈ ગયા પછી મનમાં ભાઈ કરતા હોય આવું ન થવું જોઈએ એક ઉપાદાન થશે એને કરાવડાવે હા એ એને એમ થાય કે મેં ગુસ્સો કર્યો તે સારું કર્યું તો એ કઈ શક્તિ હતી એને એમ થાય કે મેં ગુસ્સો કર્યો એ સારું કર્યું એ કઈ શક્તિ નહીં એ સારું કર્યું કાયમ સારું કર્યું હું તમને વિગતવાર સમજાવું એક મહારાજ સાહેબ એક પૂછે વડે સગળા ગુસ્સે થઈ ગયો હવે હું ધીરે ધીરે બધું હતું ચલો આ વર્તન છે વર્તન તે જરાક ક્રેક પડી ગયો આપણે વિશે ગુસ્સો પડી ગયા સાહેબ શિક્ષક બોલો નહીં વિચારો પછી મહારાજને બધું થઈ ગયા પછી મહારાજને મને પાછું કર્યું મેં દાદા તો કહ્યું જાગૃતિ થઈ ને અમને બહુ પછી વાત થઈ ગયા તો એટલે પોતાવા કર્યો અને પછી એક બાદ જે રહ્યા સત્યજ મહારાજ ને કહે હું મારા સાહેબ મેં બારી વડે જોયું આટલી બધી આટલી બધી ઉગ્રતા કરાય કે આપણે બધું કરાતો એટલે પાછું મારો સાહેબ કરવા જેવું છે તમને ક્યાં ખબર છે શું કરે કરવા જેવો છે એમ એને શું કર્યું પસ્તાવો કર્યો પસ્તાવો કર્યો ક્રોધ કર્યો ઉપર પસ્તાવો કર્યો ઉપર જ્યાં કરવા જેવો છે એમ કહેશે એનો જ માણસ એ જ જાગૃતિ નહીં જોતી એનો અહંકાર કરાયો અહંકાર તે કરીએ મારે શું બોલવું આપ પોતે બધું બરોબર છે મને બહુ પસ્તાવો બહુ ખોટું છે જો આવું બધું છુટકારો થાય હા તો પાડી દે ને પાડવા માટે તો બોલાય તેથી આ ધંધા બંધન છે કઈ ભગવાન વાંચે કોઈ વાંચે તમે તમે આ વર્લ્ડમાં કોઈ બાંધી શકે એમ છે નહીં તમે બધા સ્વતંત્ર છો તમારા બ્લન્ડર્સ અને મિસ્ટેક ડેર પહોંચે છે તમે શું કહ્યું બ્લન્ડર અને મિસ્ટેક બ્લન્ડર તમારે તૂટશે નહીં એટલે બ્લન્ડર હું તોડી આપી પછી મિસ્ટેક તમે તમે કાઢી દો બ્લન્ડર તૂટ્યા એટલે કોઈ ઉપરી છે નહીં આપો કોઈ ઉપરી નથી તમારું કર્યું હતું તમારું જરૂર એ જ ભગવાન છે ઉપરી ક્યાં બોલાયા છે પૂરી ભારે છે કરી મારે તે વખતે ઉંમરે એક મહારાજે કહ્યું હતું તમને ભગવાન મોક્ષે લઈ જશે ના મારા સાહેબ ફરી પહોંચે આવી વાત મને ભગવાન મોક્ષે લઈ જાય મને લોકમાં મને બેહાડે છે પછી એના ઓળખાણ બીજા આવ્યા મને કેવું જોઈ ગીતા ભાઈઓ તારો બોલ એને કદાચ લાઈટ ગયો શું ખોટું ભાઈ મેં ભાવ કરો તો ભજીયા ખવડાવ્યા જલેબી ખવડાવ્યા તારો નથી તારું મારું શું હું ક્રૂર મારા અંદર હેન્ડ જોઈતો નથી કોઈ અંદર હેન્ડ હું અંદર હેન્ડ રાખવા માંગતો નથી અને મારું ઉપરી તો બીજું ખબર મારું ઉપરી રહ્યું નહીં પણ આ અવતારમાં ઉપરી અને જે ભગવાન હતા તેને ઉતા મને વસ થઈ ગયા શ્રેષ્ઠ થઈ ગયા ભગવાન હું પેલો એમને વચતો હતો એ મારે વસ થઈ ગયા આ આઝાદી હું તો દાદા ભગવાન નહીં દાદા ભગવાન જે મેં પ્રગટ છે ચૌદ પુરુષોમાં અંતે બધો વર્ષ થઈ ગયેલા કેવું વર્ષ ફાયદો તો છે પણ એ કે ભાઈ તમે તમને નકો થયું બીજી જગ્યાએ આ જગ્યાએ ખાલી કરી જગ્યાએ જાઓ તો કઈ જવું પડે મને જગ્યા દેખાડો છો કોઈ જગ્યા હોય ને મેં રહેવા લાયક જગ્યા હોય છે મમતા બધી જગ્યા હોય છે મમતા આટલી પણ ઊંઘા ભગવાન રહેતા છે ઘેર આટલો પણ ઊંઘા એ ઘેર રહેતા તમારા બુદ્ધિ નહીં ઘેરી ભગવાન રહેતા એક ધ્યાન પણ બુદ્ધિ ધ્યાન એ ગઈ જ નહીં બધા કોણ બોલે ખબર જોઈએ બોલે કેવી રીતે માણસ શું છે આ વહીવટી અધ્યક્ષ બગડી છે આ રસ્તા વહીવટી અધ્યક્ષ છે તમે જોતા છો હું નાતા રસ્તા શું છે ન્યાયાધીશી પાસે છે જેવું તો છે એક વાક્ય વિચારીને બોલવું હોય જવાબદારી વાળું તો એક કલાક જોઈએ વિચારવા માટે આજે વિચારવા માટે તો બધા વિચાર છે ત્યાં કૂતરા ઘટેલા બધા નથી એટલે કરશે આ તો લોકો મનમાં માની કરે હું બોલ્યો અહંકાર દાદા વૈદિક ઋષિઓ બે ભાગ પાડે છે એક સાત્વિક અહંકાર અને એક રજસ અહંકાર એમાં તમે માનો તો ખરા સાત્વિક કે વૈદિક ઋષિઓ જે છે વૈદિક ઋષિઓ જે છે એ અહંકાર ના બે ભાગ પાડે છે અહંકાર ના બે ભાગ એક સાત્વિક અહંકાર અને એક રાજસી અહંકાર આપ એમાં માનો છો એમ કે છે અહંકાર અહંકાર માત્ર પોતાની કિંચિત માત્ર શક્તિ નહીં એનો અહંકાર કિંચિત માત્ર શક્તિ નહીં તેનો અહંકાર એ અહંકાર તેના આધાર પર સત્તાના આધારે બમેલો ફર્યા કરે અને પાછો ત્યાં પડ્યું અને તને આ પીરિયડ છે તું કરો ગોળો મારે પછી હું ફર્યો ફર્યો કરી પણ આ ત્રણેય જાતના અહંકાર હોય તો કંઈક કરવું તો સાત્વિક અહમ એ માણસને નથી બનતું એટલે કે સાત્વિક માણસ ને એમ કંઈક અહમ હોય કે હું કઈ કરું અને એ એટલા હિસાબે એ પ્રેરક બળ બનતું નથી એ પ્રેરણા તો ખરી ને એ હું કરું એમ થાય એટલે સાત્વિક બળ ને આ માર્ગ છે તમોગુણમાંથી રજોગુણમાં આવે અને રજોગુણમાંથી પછી સત્વગુણમાં આવે સત્વગુણમાં આવે એટલે એના વિચારો સારા પ્રધાન કરવાના જ્યાં સુધી રજોગુણ છે ત્યાં સુધી આખો દાડો આપણે આખો દાડો થાક્યા તો લેવો ના તમે કરો ગમરો છે શું કે રજો ગુણી આખો દાડો મચીની પેટમાં લાગ્યા કરે રજો ગુણી અને તમો ગુણી શું કરે આખો દાડો કઈ કામ જ ના કરે જ્યાં બોનાસ કાર્યકારી કરે શું કરે બસ કરે અને રજો ગુણી આવું આખો દાડો કામ કર્યા છે અને સત્ય ગુણો એનું કામ કરવાની શક્તિ ના હોય સાત્વિક ગુણો હોય કેવા સાત્વિક ગુણો હોય ભગવાન એટલે આપણા લોકોને સંતો કે બરોબર સંતો કે હેલ્પ કરે આપણા લોકો સાત્વિક ગુણ ત્રણેય ગુણો ની બહાર નીકળવું પડે ને હા ગુણાતીત છે કે ગુણો થી બહાર નીકળવાના માટે કોઈ માધ્યમ ખરું માધ્યમ માધ્યમ એક જ આપણે કોલેજમાં ભણવા માટે માધ્યમ ખરું માધ્યમ તો ખરું કોણ ખરું કોઈ પણ એક ભાષા માધ્યમ ચોપડી કે ભાષા ભાષા કોઈ પણ ભાષા માધ્યમ આવે ને કોઈ પણ ભાષા એ માધ્યમ આવે ને ચોપડીઓ ખરી ચોપડીઓ ખરી હા એ જ માધ્યમ પછી પ્રોફેસર હોય બધા હોય ને કોઈ પ્રોફેસર તો પેલા છે પ્રોફેસર માધ્યમ છે એવું જે મુક્ત પુરુષ હોય અને પોતે ગેરંટી લખ્યા આપતા હોય કે તને શું માગવું આપવા તૈયાર છે તો નહીં તો પછી એની પાસે એ કઈ અનંત અવતાર ક્યાં ભરતો આવું અનંત અવતાર થી બગાડ્યા વૈષ્ણવમાં ગયો તો વૈષ્ણવ બેસી ગયો શિવમાં ગયો શિવમાં બેસી ગયો જૈનમાં ગયો જૈનમાં બેસી ગયો હવે એ બધા શું કરે બાપ દાદા કુવામાં અમારા બાપ દાદા કુવામાં જ પડવું છે મેં કહ્યું જરા કુવામાં જોઈન કરજો જેવા સાહેબ આપતા પડ્યા હતા ને દસા ફૂટ પાણી હતું એક વાર અને અત્યારે ભાઈ પાણી નથી બધા બધા પથરા બધા બધા હાથ છે એમાં જોઈ પડશે બાપ દાદા લખવું આવું મોટા મોટા હાફ ને પથરા વિતરાક ધર્મ જ નહીં વિતરાક ધર્મ પણ ના કહેવાય જ્યાં લક્ષ્મતથી રહિત અનેકાંત હોય આ તો રથ એટલે શું એ તમને કાંત ભગવાને શું કરવું તો તારે ગત કરવો હોય સાયન્સ સાયન્સ વધારે સાથે જોઈએ કે તો અમને નથી આવે સાયન્સ થી ના બધા બે વાળી ગતિ બે ભેગા થાય ગત ના કહેવાય કરી દીધું કોણ દાદા આ જૈન ધર્મ માં તો ગચ્છ તો હોય છે અને છતાં જૈન ધર્મ એમ કે છે કે અનેકાંતવાદ છે જૈન ધર્મ અનેકાંતવાદ છે એમ કે છે પણ સાથે સાથે વાતો ઘટ ઘટ પણ છે ત્યાં તો આપડે ઘટ જ છે ને એ કેવી રીતે એનો એનો કેમ એનો એનો મેળ કેવી તમારે ગમે એની જગ્યા પર કરે છે અને વિતરાક ધર્મ હોય ને વિતરાક બીજી દુકાનો ચાલ્યા કરે એની રીતે તેની આશ્રયમાં બીજી દુકાનો ચાલ્યા કરે ત્યાં ઘટમાંથી દુકાનો ચાલ્યા કરે એ દુકાનદારી હા તો થાય ને અહંકાર વગર તો ગત થાય જ જ્ઞાની થાય તો ગત હોય અને જ્ઞાની ના હોય અજ્ઞાની નો જુદા પાઠ પાઠ કરે પાડે તો જુદા પાડી એ રીતે કર્યા બરોબર અને જ્ઞાની ભેગા કર્યા જ્ઞાની ભેગા એ કે છે કે આ ઘટ મત વાળા બધા જે છે એને અદાની જ ગણવા પછી એને અજ્ઞાની જ ગણવા આ ઘટ મત વાળા જે બધા છે એને અજ્ઞાની જ ગણવાના ને આ ઘટ મત વાળા જે બધા છે ઘટ મત વાળા જે લોકો છે એને અજ્ઞાની જ કહેવાય ને પછી અજ્ઞાન બહુ સારા <laughs> શું કહેવાય અજ્ઞાની સાધુ લાકડું કહેવાય આ કેવા કેવાય ઘંટાળ ના થાય ભાગી જાય સાગુ રાખવું ઘંટાળ હોય પૂછી ભાગી જાય એટલે સરળ લાગુ કરવો પડે અન્યાય કરો અને આપણે બંધા કરે નહીં તમે કરવા દે તમને કંટાળો દે જો કામ કરો હવે એમાં જોવું છે ને તમે તમારો પાઠ કરી દઉં પર એક વાત એવી થયેલી રજીત સાથે એક વાત થયેલી તો એને એમ કહ્યું કે કે અત્યારે જેટલા શ્રીમંતો છે એટલા એટલા કર્મ કરે છે એ આવતા ભવના એ ભિખારીઓ છે જે આ ભિખારીઓ છે એ પુણ્યનો ઉદય થઈને આવતા શ્રીમંતો એ કે છે કે રજનીશજી સાથે વાત થયેલી અમને એક વખત તો રજનીશજી એમ કહ્યું કે આ બધા જે અત્યારે બધા શ્રીમંતો છે અત્યારે બધા શ્રીમંતો છે એ એવા કરો બાંધે છે કે આગલા ભાવમાં ભિખારી થશે અને આ જે ભિખારીઓ છે એવા કર્મ બાંધે છે આગલા ઘરમાં આગલા ભાવમાં શ્રીમંત થશે સાંભળવા જોઈએ હા બરોબર મગજની બીમારી વાળા આવતો છે ભગવાને કહ્યું છે કે આ પાપાનું બંધી કોણ છે એટલે આનું એમાંથી આ કુલ ભોગવે છે અને પાપ પણ છે પાપ પણ છે તો તાપ બાબા પછી મોડો નહીં થયો ભિખારી ના થાય ગયો તાપ બાબેલો માણસ પોતે કોઈ ભોગવેલું છે એટલે પાછ જાગૃતિનો બીજા અવતાર પછી ફરી વાર ભાઈ થાય શું અને ભિખારી બધા શ્રીમંત થાય એ બધે જ નહીં ને ભગવાને ના પાડી કારણ પુણે છે પુણે ના હોય એટલે જો ભિખારી પણ પુણે બંધાતી નથી તાકાત બંધાય બધા ફક્ત જેને પુણ્ય જોયેલું છે એ લોકોને પાપાનું બધી પુણ્ય થાય પુનાનું બધી પાપ પાપ હોય આ ઉદય પાપ નો હોય અને આખો દર ધર્મ જ કર્યા કોઈનું હા લઈ લેવાની ગરજ ના હોય કોઈ ભોગવી લેવાની ગરજ ના હોય કોઈના પકડી દ્રષ્ટિ પકડે નહીં કોઈના પૈસા દબાઈ દેવાની ઈચ્છા નહીં ભેરસેર કરવાની ઈચ્છા નહીં દુકાન નાની હોય ભેરસેર ના કરે માણસને થોડા સમજ્યું તાપ છે પણ કોને બાંધી રહેશે પણ એવા કેટલાક હશે ને ભિખારી માં એવા પોખતો હોય ને એ ગરીબ માણસો ગરીબ માણસો ગરીબ માણસો પણ એવા હોય ને કોમન માણસો માં આવી હોય હા કોમન માણસો એકાંતે રમણભાઈ એમ કે છે કે એકાંતે આ સાચું નહીં ભિખારી એ તે પૈસાદાર થાય ને પૈસાદાર ભિખારી એકાંત બિલકુલ સાચું ભિખારી કોઈ સમજી શકે જ નહીં ભિખારી તાપત નથી આ સામાન્ય વર્ગ આ તમે જે સમજો છો ભિખારી જગતમાં જયારે કહેવાય છે જેને આ ઇન્દિરા કહે છે તે બાકી ભિખારી તમે તમે કોને કહેવા જાઓ છો આપણે કોમન આવે ને ગરીબ નિવારણ ને સામાનમાં જરા પૈસા ફૂટા છે ને જે ભૂલ જયારે ઇન્ડિયા જયારે દુઃખ કાઢવા આવે છે એ બધા ભિખારી ભિખારીની વ્યાખ્યા જ ભગવાને કહ્યું રજની છે આપણે ના કહેવાય કારણ કે પ્રમાદ આવે કે નહીં સહજ માર્ગ જે છે સહજ માર્ગ એમાં પ્રમાદ આવે કે નહીં પ્રમાદ Thank you. મુક્તિ એમ કે છે અનવરભાઈ એમ કે છે કે વિચારો જ નહીં નિર્વિચાર બની જાઓ કશું વિચારો જ નહીં નિર્વિચાર બની જાઓ કૃષ્ણમૂર્તિ એ ભાઈ શક્ય ખરું વિચારો જ નહીં વિચારો જ નહીં મારું અગર જીવન હોય કે હું બીજા ઉપર લાદું એ લોકો મને કહે છે કચ્છામાં મારું અગર જીવન લાદાય નહીં બીજા શું કહ્યું પણ નિર્વિચાર સ્થિતિ સત્ય ખરી કે નહીં નિર્વિચાર એ કે છે કે એવા બની જાઓ એમ કે છે બની ગયા એ તમે જાણતા નથી આ તો આમથી આવ્યું દહીં આમથી આવ્યું હતું આમથી ગરમ કર્યું આમથી કરી દહીં થઈ ગયું એટલે તમે જાણતા નથી કહી દીધું લોકોને દહીં ગરમ થયું આગળ વિચારની ભૂમિકા છે આગળ વધવું પડશે શું છે નિર્વિચાર સ્થિતિ એટલે એમને માટે સહજ છે એ પોતે અને ભાઈ માટે કામના છે હિન્દુસ્તાન માટે બિલકુલ કામના નથી પછી એનો ટાઈમ ખોટો બગાડ છે લોકો બે દિવસ ગયા માણસ એનો ટાઈમ ખોટો બગાડ બરોબર એક માણસ મને પૂછે છે તમે ગુરુ પર છઠી છે તો આ દુનિયામાં કોઈને ગુરુ પર ચીજ નથી એમ કે એમને જ્ઞાન વ્યવસ્થા શું કરું ના કે અત્યારે માણસો ઘણા ધર્મ ધ્યાન વાંચન એવું પુસ્તક વધ્યું છે પણ એની કેમ છે કે અત્યારે માણસો વાંચન એ બધું એટલું બધું વધ્યું છે અને આધ્યાત્મ નું તો આધ્યાત્મિક દ્રષ્ટિ કેમ ડેવલપ થતી નથી એમ કે છે ખોટ એટલી બધી હતી કે વાંચન એટલી બધી ખોટ ભરી રહી કારણ કે એટલા બધા નદી પર કચાઈ હતા જેને વાંચન બધું ચોપડી બધી વાંચવા નતું ને આખો દાડો કસાય કસાય કસાય કસાય કસાય બધી કસાય ના સ્ટોક પાઇપ કરી રાખી લોકો કરી ત્યાં વાંચી વાંચી કસાય દેખ નાખ્યા લોકોએ હા તૈયાર થઈ ગયા ભાવ હવે બધા સારામાં હવે સારું થતું જાય છે ને એટલો બધા હિન્દુસ્તાન લોકો કસાય અત્યારે એવા જો કસાય કઈક રહી ગયા ભાઈ કઈ થોડો માલ રહી ગયો હોય

અને કસાય વધારે પ્રમાણમાં છે ત્યાં આધ્યાત્મ પણ એટલો જોર જોરમાં આવે ને કોઈ વખત જયારે આવે ત્યારે આવે ત્યારે એમ બોલ આવે ત્યારે જોર હા આમ શા માટે એવી પણ કેટલીક વ્યક્તિઓ હોય છે કે એમ જાણે કે આ ખોટું છે છતાં એ વ્યવહારમાં એ પ્રમાણે નથી મૂકી શકતો વ્યવહારમાં એ પ્રમાણે વર્તી શકતો નથી એ કેમ બને છે વર્તનમાં આવે ત્યાં સુધી જાણેલું મનમાં અહંકાર છે કારણ જાણ્યા પછી એ જાણ્યા પછી એમનું ચાલતું નથી જાણ્યા પછી સમજવા માટે એક એક વસ્તુ જાણેલી એક કલાકમાં તેને સો કલાક સમજવા માટે જોઈએ શું કહ્યું ત્યાર પછી અમલમાં અમલમાં કેવી રીતે અમલ જાણે લોકોને જાણ પછી અમલમાં ખાતું જાણે તો વર્તનમાં આપવું જોઈએ જાણ્યું એનું નામ કહેવાય વર્તનમાં આવે જાણ અને વર્તનમાં ના આવે તે જાણ્યું નથી એમ તો અહંકાર કર્યો જાણ્યા એ જ્ઞાના નો અહંકાર છે જ્ઞાના નો અહંકાર ભોજન ને ભોજન જાણ્યા પછી પીતો હોય તો આપણે ના સમજે કે જાણ્યું નથી